આટલા બધા આ બધા બહાર મોઢામાં ભરે તો માહિતી એટલા બધા રડે છે કે ન પૂછે મય રૂવે છે બહાર હસ તે હસ આપણે સમજી જઈએ હું તું આવું જ કંઈ મોડા પણ અહીંથી હસ કોઈ તારે ડૂટિયાથી હસ્યો કોઈ ડૂટિયાથી હસતો નથી નહીં અહીંથી ને અહીંથી અહીંથી આપણે બધું જમવું હા તો પણ અહીંથી ખડખડ ખડખડ કર્યા કર્યા જે પુરુષાર્થ હોત તો આ લોકોને આ બધો દુઃખો હોત નહીં પણ કોઈનું દુઃખ ઘટેલું દેખાતું નથી તારા કે નતા કોઈ ગામ પુરુષાર્થ થતો નથી તારા કે નતા કામમાં કોઈ ગામ પુરુષાર્થ ન ચાલે સહજ માં રહેવાનું પુરુષાર્થ છે નહીં ત્યાં પુરુષ થયો નહીં ત્યાં તો ગાડી લઈ રહી છે ત્યાં કે હું જઉં હું જઉં છું કે એટલે મારે ગાડી બેઠો છું તું ગઉં છું કઈ જઉં છું તે કે હું આપણે કંઈક ફેર ક્યાં જાઉં છું હું વડોદરા જઉં છું એટલે હું બેઠો છું ગાડીમાં છે ને વડોદરા જઉં છું વડોદરા જતો હોય ચાલીને તો આપણે કંઈક જાય છે પણ આ તો બેઠો છે ગાડીમાં કે હું વડોદરા જઉં છું આને પુરસાદ કે છે આ લોકો શું કે છે અને પુરસાદ કહીએ તને પૂછન કે આ હું <laughs> હું તો મને ઘરે ગયો આમ કર્યું તેમ કર્યું ફરન કર્યું આને પૂછત કે મેં થી અમેરિકા ગયો પાછળ આમ થી દેખતી એટલે તે દે પૂછતો નહી તો આપડા આધારી મારે ને કે સંગીત પ્રાપ્ત કર્યા કે એકાને થરે ને પણ બધા એને બેહી રહ્યા છે નમો અનંતમ ગયા કરે છે ગમે કરે છે પણ કશું વળતું એમને કેમ આમ પણ છે વિષમ કાર એ બોલ આપણે વ્યવસ્થિત કહીએ આપણે વ્યવસ્થિત એ દેખાય એ કાર ને ગાળો મળ્યા કરે એટલે માં કાળ શું કરે એમાં સુષમ નહોતો હું અહીંયા આગળ છે સુષમ ગાળો દેવ તું વાંકો તેમાં દુષમ કાળ શું કર્યો રાતે રાતે એક વાગે ચણા લેવા આવે કાબુલી રાતે એક વાગે બધા પર જઈએ તો જડે હે પેલાને કહીએ કે ભાઈ ઉધારે અમારે ચણા લેવા છે અત્યારે કઈથી ગુમો કે છે આખો દાડો ઉધારી હતી દુકાનને હું તો ધક્કો આવે પોલીસ વાળો પકડી લેવું તો એના ટાઈમે જ બધું મળે રાતનો ટાઈમ દીધો દાડાનો ટાઈમ દીધો રાતના રાજા પેલા લોકો અને દાડાના રાજા છૂટ્યા ચૌકાર ચૌકાર દાડાના રાજા રાતના સો લોકો ચૌકાર બધા રાજકારણ નુકસાન તો જરા કઈ હોત બધા આ લોકો ત્યાં દુઃખ રાખે તમને લાગે છે ના નહીં હે પુરસાદ કામ જ ના ના પુરસાદ ના ભ્રાંતિ છે ભ્રાંતિ છે ખોટી ભ્રાંતિ તો કેમ કરું છું ગાડી જાય તો કે હું જઉં છું છોકરા મારા કે હું ભાઈઓ તાર છે છોકરાને તમે પહેલા તમારા છોકરા કરતા તમે નાનામી કાઢશો નહીં તમારે પણ થવાની પોતા બીજો સારી પોતાથી થતા હોય તો પછી ની તમારી બંધ થઈ જશે એ બંધ કરો ને નાના મીન છૂટકો મેં જગેડા નાના મીન જવાનું છે તું શું દોડવાનું છું નાના મીને જવાનું હોય તું શું દોડવાનું છે તો નાના મીન થતાં પહેલાં નાના મીને ઓળખે કોણ નાના મીન જશે તે ઓળખતા હું કોણ છું તે ઓળખે તો પૂછતા તે પૂછતા નાના મીનું કોણ જવાનું છે નાના મીન એટલે નાના મીન જ છે એમને મળી છે ને ગંદવાળો થાય એટલે એટલે એને ચિંતા નથી જરાય કશું ચાલે એવું નથી ઠંડા જવાની શક્તિ નથી આ તો પૂછો ઉતરવા દેશે અમથી ના ઉતરે તારું આ ફોન કરે ડાક્ટરને બોલાવો શક્તિ નથી જરાય ના ધર્મ શક્તિ નથી આ ગર્ભો બાજે છે ને તે પછી ડાક્ટરના બાપને બાજે હોય તો આપણે કઈ ડાક્ટર કે આવડાવડા ઓપરેશન પેપર કાઢી દો છતાં ગલ્પો કાઢી ને ખલાસી દીધી ખલાસી દીધી ના કરાય ના કરાય અને તો હાથ મૂકું છું તો મેં એમને મળી જશે હું તેનો હાથ મેળવો તો હાથ મેળવ્યું આમ આમ કર્યું કેવા ગન ચેક કરો પાક્યા હજાર વાળા ગન ચેક કરો કોઈ કામમાં પાક્યા નથી એ ફરવાનું બદલ્યું ફરવાનું બદલ્યું ચાર પાસ બદલ્યો ફરવાનો કરે પાસ બદલ્યો અને પાછા કહેતા તો મૂકીશું કે અરે હું તું નાનામી ના જોતો હારું તો તારું કરીને હું બીજાને નથી જોતો મારા ચેતન તું તારું નાનામી બંધ કરીશ શું કહે થોડા વખતે ચેતન મૂકીશું કે છે પાછા સારી રીતે ચેતન કહેવા તું તારી નાનામી બંધ જાય તું સહી થઈ મળી જઈશ કૂતરાના માથે માં તે મારે કૂતરાના માથે મળતો હોય ઇંગ્લેન્ડ પોતે ગયો હોય સ્પેનમાં મા બાપ હોય ઇન્ડિયામાં અને સ્પેનમાં પૈસા વગર મારે ગુજરાત માટે મળી જાય એ પુરુષ પુરુષ થયો તો પુરુષાર્થ ધર્મ સંસ્કૃત શબ્દ હા લક્ષણ ભાઈના કેવા થયા છે ગેસ નીકળી તેથી તો પેલા પહેલી વાત બધા નિમિત્ત ત્યારે બોલાવતા હતા સિદ્ધાર્થ આગળ અહીંયા ત્યાં બોલા બે આગળ એના બધા કોઈ ધર્મા સાથે આરામ આ બે ગુસ્સે માટે આવું થશે આ બે ગુસ્સે માટે આવું થશે ભાઈ ને

ગભરી ના ગઈ રાણી રાજા કહ્યું કઈ જાતના લક્ષણ આવતું જૂની વીસ તારીખ રાણી આગળ ના હોય તો માલ ભરેલો હોય સારું પરિણામ કરાવે શું થયું વિચાર્યું એટલે બધી વાત કરી કે રાજાએ જાણ્યું કે અઢાર બિચારા ભાઈ આવું કરે નહીં કેટલા લાગે એટલું કે એમને ભગવાન પર કરી અને ભગવાન કેટલા ધર્મ મન પ્રમાણ કરે એટલે પછી નિમિત્યાનું બોલાયા નિમિત્યા તમારે શું કહેવું છે ભાઈ આ બધું કેમ આવું રાવણને આવા વિચાર આવે છે તમને પોતાને આવું ગમતું નથી આમ આમ ભરૂચી જાય છે વિચાર આવે છે પોતાને ગમતું નથી છતાં વિચાર આવે છે શું છે એટલે નિમિત્યાએ કહ્યું કે બે દિવસ કે શું કે છે બે દિવસ હા એ પોતે નથી એમની અને એમની રોવાની મળે જીવો એટલે આને કહ્યું બે દિવસ છે કારણ કે આ બીજાજીની ઈચ્છા એટલે બાપ કોઈ પડી ભાઈ આવ્યા મેં જાણી વાળા ત્યાં મારા પાનો એવા બાજુ ખાય મારા પછી તો રાજાને જેલમાં ગાલ્યા હતા ને શું શું કરે છો મેં માગાની ને રોજ માગા છું જાવ ડફરા આ ખાલી બોલે બોલે પાંચસો તો ચાર કરું બોલે ખાલી બધા ઘેર રાખે હું આવું કરું જાણે સામે એટલે કઈ બહુ સામાન જેવી ખબર ન પડે આપણે જલ્દી કામ કરાય ને કરીને બધી મેં એવું જલ્દી કામ એટલે પૂરી આવી તો કઈ દાદા કઈ રાખો દાદા મોટું ચાપડી રાખો તો હવે એટલે આવી રીતે કે જેલમાં પૂરી જેલમાં પૂર્યા ત્યારે બધા ફટકા મારતા એટલું એટલું જયારે થોડા વાંધો તારે એમને શું કર્યું અધર કે રહ્યું એમને એમને જન્મતા કરે પેલા વાળી ઓર્ડર હતો કે એમને કચરા પર ફેંકી આવું ત્યારે પછી આ સેવિક રાજા ને મનમાં દુઃખ થયું એટલે ઉપર ત્યાંથી તેડી આવે પાછા ત્યારે કુકડો હતો ત્યારે આટલું આંગુઠું ખાઈ ગયું આટલા આટલો આંગળીનો આટલો કેળો ખાઈ ગયો ત્યારે સેવિક રાજા આમ ચૂસી ચૂસીને એને છ મહિના ચૂસી ચૂસીને એને પછી રોજ આવી ગયું પછી જાણી રાજા મરી ગયા કરે પછી આ અંગથી જેટલું ચીન એટલે મારું આગળ થાય નાખ્યું ત્યારે એટલે આ વિદ્યાને બોલાવી દેતો બહુ રે જબરદસ્ત છે હલો બહુ કેટલા આવતા ઉઠી તો એમને માર ખા ખા કર્યો પૂરું થઈ હવે આ વેળાના લીધે બીજા સંબંધીમાં જોડાયેલા છે સાહેબ બહારના બહાર જોડાયેલા છે બહાર જોડે વિતરા કરશે ઘરના જોડે ઘરના આ લોકોને કોણ મોકલેલા છે તમે જીવિતા કે એમના ઘરના સજ્જનો ઘરના સજ્જનો બરાબર કહેવાય ના બાબત વગેરે ઘરના સજ્જનો ના કારણ કે બધું ઘર આખું ઘર તો ઘાટ વાળું છે અને કામમાં આવે એટલું કહીશ તો તારી બીમારી રહેશે કામમાં ના આવે ત્યાં પેલો સાધુ આ કામમાં આવે છે લોકો પોતપોતાના કામમાં ઘાટમાં ફેરે કદાચ વિતરાક ઓળખી ગયા એટલે વિતરાક સમજી ગયા છટકી નાખે જગત આસક્તિ ને પ્રેમ કરીને જગત મજા આવી જાય શું થાય આ આસક્તિ છે પણ આસક્તિ ને ઘાટારી હોય છે કામ લાગે તો આ ઉપજાળ છે કામ ના લાગે એટલે મૂકી દે બાજુ નાખી દે કામ લાગે બીજું એટલે આ લોકો કામ કર્યા કેવું પોતાનું કામ ના થાય એટલે બાજુ એ કોઈ થયું જ્ઞાની પુરુષ એકલા તમારા થાય કોઈ તમારે તમારું પોતાનું થાય નહીં સમજ પછી ભગવાને કહ્યું કે જે માત્ર અનાથ છે કે શું કે છે અનાથ અનાથ ખાલી Bukan lagi beda sama itu nama. Ya, sama sama. Saat masa kalau beda tu, tu beda. Kita beda, beda, beda. Beda, beda, beda. Ya, beda. Mari kita tak tahu kita kenal dulu kalau kita baru baru. Baru kalau mana asma ada kalau ada. Atau kalau asma ada kalau ada juga. Karena dia pasti dia ada nama. Bila dia koyak, saya terus. dia giỏi lắm cái làm mình quá cái lát này tôi nói là cái quê như này mình làm cái gì làm cái gì ờ, đó là bớt tiền à, có thằng ta để có tiền mua được mua được mà nó sẽ cái máy người để bán cho nó về cái cái cái này bán cho nó à cái gì nào anh có đâu đâu phải là thế mà tôi làm giá cái nào giá cái gì vậy anh có cái gì તમામ કર્યું તમે આમ તમે આમ કર્યું હા પછી તમે આમ કર્યું તમે આમ કર્યું આક્ષેપ આવે એ જ આક્ષેપ આવે નહીં ભલે તો જવાબ ના થાય એવા આક્ષેપ આવે એવા જ આખો બરાબર આપણે કરી દીધું પાણી નાખીએ એ વાત ઘર તો કઈ નથી રહ્યું અત્યારે બધાય નથી મેં કઈ નથી વાત મજા નથી Brahman Satsang. Macam ni dia cakap tu dua orang dia mau. Sebab Brahman Satsang mau ada orang tahu. Karena dari tanya keliling. Ada pun saja. Dia pun saja. Kalau sambil saja. Mai sabar eh. Sabar eh. Mai. Belum bayar sabar eh. Sabar banyak. Bukan baru. Mai sabar. Kita akan mai sabar punya dia. Mai mai sabar.

Chúa nước ra Mình thấy cái con vàng rất là Anh tin rằng đời nữa Mất cả hồi Mình thấy Mà được thành ra cũng có một phần Nó có cái lúc được cười chuyện Mất cả thành đời Thật ra là phải là phải Mà đều cũng là hỏi Chứ là trẻ Mà thấy cái đời nữa Anh có làm mình giữ Nó hết hết đời nữa Mất cả đời nữa of compassion. Some break with the devil. She goes back. Some get very, never good. It's all right. I'm not there. I don't think the market doesn't very good. They're not open. Two.

soalnya aku pengen sih dia bilang kan dia apaan sih kan dia jangan dulu kan saya lari dong kan aku mana aku mana Jadi kan kita tinggal konsepnya kita, jangan langsung tidak boleh. Jadi nggak boleh. Jadi nggak boleh. Nah, kalau dua orang itu mau kita jadi, ini banyak tuh, ini pasti. Oke.

But it is a thing you go on. It's a thing that you have to write about that. I don't do it. Nó lấy tiền kia để kiếm cái này rồi nó nó lấy tiền nó lấy tiền nó lấy tiền nó lấy tiền mình mình để cái cái rồi cái cái cái lần thứ cái đi lấy rồi rồi cái cái cái ba lúc đã được rồi được bạn kia phải cái cái cái cái memang saya itu kita akan terjadi tu sehingga kita kita bukan kita itu sehingga le sehingga apa sehingga le baru tu mai kita mau terus kita itu kita kan karena nanti kita kita kan kita tentang Jangan kau tentang itu. Bandar, kita kaya bandar. Kita bandar, kita kaya. Kita, nanti berarti akan kita kaya. Nak mana?

You're right đã đã làm cho bà bạn của à, rất là sửa đáng Dựa dựa, dựa dựa người đã đã đã đã Nhà nó cũng rất là thật Mình đã tạo một cái thật Cũng thế là nó là mỗi người Nó là cuộc đời đấy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

cái chuyện cái chuyện đó mình nhớ cái là mình rửa cái đó mình dân cái đó mình mà nó rửa cái đó còn mấy cái đó cho rửa bán nó lấy được chưa cái từ đâu đó cứ phải ở trong cái cái này nó rửa và lúc chúng ta làm được nó điều mà mà mình phải cái cái

rồi nó nó không hiểu kéo nó quên mình là đỡ cái gì nó phải bắt nó là cái gì đó nó là mình gọi cái em nó là để nó cái nhà cái có gì đi mình Thank you.

你干吗？你搞破坏！

no, no, no.

सच्चिदानंद जय सच्चिदानंद वात्सल्य मूर्ति दादा भगवान नमस्कार नमस्कार जगत वरना संत पुरुषो सत्पुरुषो ने प्रभ ज्ञानी पुरुष आपका विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ शक्ति